It is that. Yes. લોકોના મત નું પીણી પાયેલો ને તેમાં લડી ગયા લડીમાં મરી જાય છે એ તમારા મતના પીણા પાયેલા અમારો અને મિલ ને પૂરો માપ ને શું કરો ચડાવતા આપના હાથે કોમ લે પણ પીણું ગુરુ ભાઈ બધો ક્યાં ચડે સમજાય છે ને તમે હા હું ઘરું કરજો બીજા બધા વ્યવસ્થિત ટોળકીઓ બધી આ પોલ બધું ઉઘાડું કરજો દાદા આ કામ બધા ઇન્સ્ટન્ટ જોઈએ બધું તો તમે ઇન્સ્ટન્ટ ભગવાન આવી ગયા દાદા આ કામ એવું જોઈએ લોકોને ઉધારી થઈ ગયા છે કે ભાઈ આ તો આવું બોલવા મળે એ સમજાતા લોસ સાથે અભયદાન ખાશો મોક્ષદાન સાથે અભયદાન ખાશો અભયદાન સાથે અભયદાન સાથે મોક્ષદાન મારી બહાર જે સુખ હું પામે એ લોકો પામ બસ જૈન જૈન જૈન નેતા વૈષ્ણવ એવું આ થોડી જેમ ભાગા ભાગ કરે ને એવું અરુણભાઈ પૂછે આ જૈન ને બાબર નું જોડું એમ જ થયું ને અરુણભાઈ પૂછે ત્યારે તે નાક બાર મૂક્યા હતા નાક બાર સારા નહીં બનવું કારણ નાક બાર મૂકતા જતેલી હોય એટલે મેરી બીચુક ને તેરી બીચુક એમ કરતો કરતો તૂટી ગયું બધું એવું કરતો કરતો તૂટી ગયું <laughs> રીટાબેન પૂછે છે કે તમે કયા ગામ માંથી આવો છો આપ પેલા પૂછો છો ને કોઈ પણ આવે નવો માણસ તમારી પાસે તો એને આ પૂછ્યો છે કે તમે કયા ગામના છો તો કે એનું ગામ પરથી એનું ડેવલપમેન્ટ શું છે આપ ખબર પડે એટલા માટે ગામના ઉપર બધું બધું ખબર પડે છે વધારે કરીએ જે તેમનો કશું પાકે નહીં લોડાનો છે કરીએ એનો શું ધોળાનો છે ના ભાગે દાદા ને બધી ત્યાં જોઈ ત્યાં પટેલ જોયું

ફરેલ નથી બહુ બ્રાહ્મણ વાણિયા જૈન જૈન દેશિયા બધા ગરકી લોકો પછી અહીના પટેલા મોટલ વાળા પટેલ એ ખરા જય સચિદાન હું જે બાર ગામના પટેલ છે ને તે બધા હું કઈ સેવા બાનમાં હોય તમારી કોમાં બહુ સારી દસ બારેલી અમારી કોમ મત્યા પટેલો અને લેવા પટેલો અમારી તરફના સુરતના બધા એ તરફથી આવેલા અને બહુ માર માર ખાખા કરેલો દાદા એ તરફથી આવે ને પૂરા રહ્યા હા ધર્મ આવા તો સમજી જાય પેલા તો રકમમાં આખો દાડો ઘરમાં વડવા રહ્યો <laughs> લેવલે પરથી કાપ્યું બધું એ તો એમના મનમાં અમુક માને કે આપણે તમારા તૈયાર એટલે જ આ મંદિર તો થયું ને આખો ડિસ્ટ્રેક ના કર્યું તો સુરત દેશે સવાર બંધ સરસ હતા પેલા સમજે આવડું તો સમજે ખરા તો એ વાંધે નહીં વાતચીત કરો કઈ નરેન્દ્રભાઈ નરેન્દ્ર મહેતા એનું નામ નરેન્દ્ર મહેતા નરેન્દ્રભાઈ મહેતા એમનું નામ છે એમના મિત્ર છે એમના ઓળખાણ માં મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ તો તમારું પછી બીજા આમ સુરત સુરત ના વાતચીત કરો આપડા વાતચીત કરો આ ગોધવાડા માં કેવી ગમે આટલા બધા ગોધવાડામાં એક દોરો ગુંથેલો હોય તો બે કલાક માથા વડ લાગે પછી ગુજરાત ના નીકળે દોરો નાખી દે તો હવે કેવો નાખી દે આપડા બધા ગોઠવાના કેવી ખબર વાતચીત કરો કેમ છે તબિયત તબિયત કેમ છે ખાંસી મટી સારી છે ઉંમરના પ્રમાણ સેવન્ટી નાઇન થયા આવે પ્રમાણમાં છે કલાક લઈ શકું પછી બધું કહેવાય બે વાર પેલા દસ કલાક બેસો બોડી પબ્લિક ટ્રસ્ટ છે મારું પબ્લિક પબ્લિક ટ્રસ્ટ છે આ શરીર ના માલિક નથી اپنا در تو در تھی کر રહ્યા છે ચૌદ લોકોના નમસ્કાર તમને શીખવાડું બધું સાચા ભગવાન આત્મા હતા તો હરી અશાંતિ હતી બધી હવે સાચા ભગવાન આત્મા આવ્યા છે ને તો બોલ બોલ કરતો નહીં પ્રગટ થઈ જાય આ દેહાય છે આ ઘટા ના એવું કરજો પાંચ હજાર ગયા જતા એકાદ જતા રહ્યા આપડે માસ નાખી લઈએ દાદા આપણે માસ નાખવું બરોબર ચાલો ત્રણ એટી ફોર ની અંદર આપતો સૂત્રો વાંચતો તો બે ચાર વાંચવું ઉતરે જ નહીં તો બંધ કરીને મૂકી દીધું હતું સમજાય નહીં હવે સમજાય બધા હવે અત્યાર સુધી મેં આ ચોથી વાર વંચાય છે મારો પણ કે કમ્પ્લીટ સમજ પડે પણ યાદ નહીં રહે જઈએ જઈએ નહીં તૈયારી થાય છે આજે ઉપર છે બરાબર અમેરિકન સ્ટાર દાદા અમેરિકન સ્ટાઇલ દાદા બફે અમેરિકામાં બધે કરે અમેરિકન ની સ્ટાઇલ અમેરિકન સ્ટાઇલ બધું ડેરી માં ફાવતું હોય માતા બધું ને લાગણા કરી ખાવા જતો ના લાગણા ખાય છે ખોટું અહંકાર મેડનેસ મેડનેસ સરળતા એ સાચી હતી તમને તો કોણ લાગવાનું તમે શું જુદા ત્યારે સંજોગા ખબર પડે તમારે બરાબર સંજોગો વિકાર છે ને કોઈ પણ અમારા અહંકારી જતો એવા ને બધા છે સપન થયા કરે ભાવ નહીં થતો તમને પણ હવે ખાવાનું પીરસ્યું હોય તો થોડું લેવાનો બોડી ઈચ્છા થાય ખરી એટલે ભૂખ ખુલી છે જરા એમ ભૂખ તો છે હા એટલે રાત્રે જતા મગના પૂડા કરવા હા એની ઈચ્છા કરી બરાબર ઢોકરો અમુક અમુક ચીજ નો ભાવ તો હોય બરાબર હા ભાવે એટલે ખબર બરાબર ના બરાબર અમુક ચીજ હોય તો ખવાય નહીં ખવાય બરાબર પ્રકૃતિના આધારે એટલે કે આમ પરિચય જેવું નથી ના પરિચય બરાબર દાદા પેપ્સી કેમ બંધ કરી ગયેલો હવે ડોક્ટરે પેપ્સી કેમ બંધ કરી તમને અમે તો ચાર પાંચ વર્ષથી જોયું તો તમને સ્વીટ પર ભાવ હતો સ્વીટ ખાવાનો એટલે બોડી ને થોડી સુગર જોઈએ તો વાંધો નહીં અડધું કેન પેપ્સી લેવાની વધારે ને અડધું કેન એનાથી કપ નથી થતો હા ડાક્ટર પૂછ્યું આવું કે છે હા કારણ કે હવે આજે આટલું ગરમ વેધર છે એની અંદર તમને મદદરૂપ ઘણી થશે દાદા ડાક્ટર પૂછ્યું હા આપડે સિરીઝભાઈ ને પૂછ્યું હતું દિનેશભાઈ ડોક્ટર ને પૂછ્યું હતું નિર્મલ નિભિત બધા કે છે તમારો શું અભિપ્રાય ખાવાનું પછી શનિવારે સવારે સવારે વિધિ કરીને મને તમે સોમવારે સાંજે આવી જશો ત્યાં દાખલા પૂછ્યો તેલ કઈ તેલ કઈ નાખે તો શું કરીએ છોકરો માતા એ બાપા એવું બોલે પેટ પાકી તને શું કરી પેટ પાક્યું ક્યાં પાટો બોલે પોતાનું પેટ જ પાક્યું પરીક્ષા આપી તારી લાઈન માં સિરીઝભાઈ નું કેવું છે કે જે એ ભાઈ આપતા પુત્ર માટે જે ફંડ આપવાના એ બહુ સત્સંગમાં જાહેર નહીં કરો તો સારું એમ છે એ તો મારા તેવ છે મને તો બહુ આનંદ થાય બોલે જાય લોકોને આનંદ થાય લોકોને કે નુકસાન ખરાબ નહીં કોઈને ખરાબ લાગતું નથી અને એમાં આપણે જાહેર ક્યારે કે બહાર બોર્ડ બોલાવીએ લોકોને જાહેર કરી આ તો પોતાનો અંગત લોકો આનંદ થાય તો આવી ખબર છે પડે કે ભાઈ શું કરે બરાબર જણાવી લોકોને આપણા માટે આનંદ ના થાય દાદા આપણે સારા માણસ માટે જયારે કીર્તન કરે તો જ પોતે સારો માણસ થાય ક્યાં કેવું સરસ દાન આપે છે એવું કીર્તન કર્યું એટલે પોતે દાન આપતું થાય થાય એટલે એવું એવું બરાબર આ ઉડાડી ઉડાડી લોકો લોકો નહીં આવે દાદા કહ્યું છે ને કે આપણે નામ આપીએ દાન આપ્યું એટલે નામ આપ્યું એટલે એનું ફળ ત્યાં ત્યાં જ આવી ગયું તો નામ તો હવે કેમ દાદા કે નામ આપવું જોઈએ સારું મને એટલો બધો આનંદ થાય કે આવી ભાવના માણસ થઈ ભૂલી જબરદસ્ત એમનો ઘણા પાસ છે તો જન્મેલા જેવા જગ્યા પર તમને બધાના ભાવના થાય બહુ દાદા પછી નામ લખાવી એટલે તમને એનું પુણ્ય ત્યાં ત્યાં જ મળી ગયું ત્યાં તમે આપ્યું ને તમને એને મારા માન લે બધું મળી ગયું એટલે આપણે બધું નામ એ ટ્રસ્ટ નું નામ કે જ્યાં નામ મૂકીએ એટલે આપણે જે ડોનેશન આપવું જાહેર કર્યું એટલે આપણા મા વાવવા થઈ માન થયું એટલે પતી ગયું બધું ઝીરો પર આવી જાય એવું નથી કરવું એવું એવું એવું નથી કરવું એમ નહીં પણ એવું તમે આપણે સમજાવીશું તો હવે નામ આપવાનું કેમ કહો દિનેશભાઈ કહે છે દાદા કે અત્યાર સુધી આપણે એવું હતું કે મહાત્માઓ જે દાન આપે તો એના દાન દાનના અનુસંધાનમાં કોઈ પણ જાતનું લેબલ મારવામાં આવતું નહીં કે ભાઈ કોઈ માણસે દાન આપ્યું કોઈ માણસો ના મૂક્યું અને દાનની રકમ મૂકી તો આજે આપતપુત્ર માટે આપવા માટે એમણે જે વિચાર કર્યો તો બા બાપુજી નું નામ મૂકી મૂકે તો શું થાય પ્રશ્નો નામ તો હોવું જોઈએ પ્રશ્નો દરેક પ્રશ્ન નામ હોય પણ એમનું એમ કેવું છે કે આપણે જે દાન કરીએ એટલે એ પુણ્ય ત્યાં ત્યાં વપરાય જાય છે ના ના વપરાય જાય આ ના વાપરી જાય રસનું નામ ના વાપરી જાય આમ લખાય ભાઈ આ ટીબી હાઈસ્કૂલ તુલસી બગાડ હાઈસ્કૂલ એ લખતા ફોટા મૂકવાના હતા રસનું નામ અને ફોટા મૂકે બા બાપુજી ના ફોટા મૂકે ફોટા પણ મૂકી મૂકીએ તો તેનાથી પણ થઈ જાય કશું ના કરાય તારો ભાવ આવે દાદા કહી દે ક્યાં ઈચ્છા હોય હા એમની ઈચ્છા હોય તો છોકરાઓ હેરી વાત છે તમે લાખ ડોલર આપવાના કયા હેરી વાત છે બરાબર ચોપલે વિચારો એસી થશે હા અને દસ પેલા માં દસ પેલા વેલા લાખો થયા એમને ભાઈ એમનો ભાઈ અજીતભાઈ દેવ માં રહ્યા હતા ઔરંગાબાદ હું તો ઔરંગાબાદ નીરુબેન કઈ સીધા આવો અમદાવાદ અમદાવાદ સીધા આવ્યા કરી લીધું દાન આપવું એટલે મારું કામ અને મારું ધંધો જ આ મારો દાદા અજીતભાઈ એમના બધા મજૂરો ને બધા સેક્રેટરી ને બધા બહુ સારી રીતે રાખે ફાર્મમાં બધાને ઝૂંપડીઓ બધી બનાવી આપી આપણી ગાયોનું દૂધ બધા મજૂરના છોકરાઓને આપે એવું બધું બહુ સારું કામ કરે આવે એવું જ ને આવે આવે અમારે ઇલેક્શન ભાવ બેસી ગયો છે આગળ વધશે ટાઈટલ કેવું નકરાનો ફોટો આપે એના એમ થાય આપણે એટલું સમ તો બીજું કા આપ્યો બરાબર બધું બહાર બધે ઢોકાર થાય ને કેવું નહીં રમીલાબેન કે છે કે અમારે વરસાદ પડે ત્યારે એને ચોમાસામાં ને ઉનાળામાં ઘરમાં કીડીઓ બહુ પેસી જાય કીડીઓ આપણે ઘરે તો શું કરવું આપણે કેમનું ખસી જવું કીડીઓ આમ તો મારી પેલા તો મારી નાખતા હવે શું કરવું કે ના મારે દાદા તો શું કરવું એને માટે જવું જોઈએ દાદા તો ઘર કાઢી નાખવાનું ઘર બદલી કરવાનું કારણ આપડે તો માનવી નથી પણ એ લોકો તો આવે બંધ જશે એમના ચાર ભાઈ લાખ ઓછી રકમ અંદર ગયા હતા કહેતા આપવા વાળા હોવું હિસાબ ને બધે પાર્ટી મોટી દાદા પણ હશે જગ્યા બોલ્યા જેટલું હજાર અવતાર છે તે દોન આપ્યા કરે તો એ ના કમાય એટલું ના કમાય હજાર હજાર અવતાર સુધી દોન આપ્યા કરીએ તો એટલું કમાય પુરાવો છું ત્યારે આપડે ભાઈ આનંદ જગત વિશ્વ જગત નું ભાન જ ના રહે જગત નું ભાન ના રહે તારા અમે થઈ જાય હવે ચોક થઈ જાય તારા ભગવાન બાકી છે કે આવી જાય નમસ્કાર વિજ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ એવા પ્રગટ શુદ્ધ ચેતનને નમસ્કાર જગત કલ્યાણકારી આત્મભાવ રક્ષિતા યુગ પુરુષ પ્રગટ પરમાત્મા સ્વરૂપ શ્રી દાદા ભગવાનના આ વિશ્વમાં આ વિશ્વમાં વિકાર જયવંત વર્તો જયવંત વર્તો જયવંત વર્તો જય સચ્ચિદાનંદ જેમ સૂરજમુખીનું ફૂલ સૂર્યને જોવા તલસ્યા કરે સૂર્યની સન્મુખે રહેવામાં આનંદ માણ્યા કરે એનું જીવન સૂર્ય સન્મુખતામાં વહી જાય તેમ દાદા પાસે રહેવામાં હૃદય તલસ્યા કરે છે દાદાની સન્મુખે રહેવાનો આનંદ માણ્યા કરે દાદા સન્મુખતામાં જીવન વહી જાય એ જંગના રહ્યા કરે એવી દાદામાં વૃત્તિઓની સ્થિતિ થઈ જાય છે એમાં વિયોગનો વિરોધ વર્તાયા કરે છે વિયોગના વિરોહો વર્તાયા કરે ત્યારે મહીથી આપણી કૃપા પરથી પ્રગટેલી પ્રજ્ઞા દાદાશ્રીના દાદાજીના ચેન ના પડે ત્યારે કહી જાય કે અમે તમારી જોડે જ છીએ આપણે દાદા પાસે જ છીએ નહીં આપણે સાથે જ છીએ નહીં આપણે દાદાના નિરંતર સાથે છીએ દાદા એ વિજ્ઞાન સ્વરૂપ છે એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે એમની સન્મુખતા આ પ્રજ્ઞા કરાવી દે છે પ્રજ્ઞા પ્રજ્ઞા સાથે રહેવામાં પ્રજ્ઞાના કહ્યામાં ચાલવામાં પોતાને મજા આવે છે પ્રજ્ઞા વાતોથી તો કર્યા કરે છે અને જ્ઞાન પ્રયોગથી પ્રત્યક્ષના વિયોગની વિયોગની વિદ્યામાં કંઈક કમ કંઈક કળ વળી જાય છે અને આનંદ તકતે છે કોણ કાગળ લખી પ્રજ્ઞા સાથે રહેવામાં પ્રજ્ઞાના કહ્યામાં ચાલવામાં પોતાને મજા આવે છે પ્રજ્ઞા વાતોચીતો કર્યા કરે છે અને જ્ઞાન પ્રયોગથી પ્રત્યક્ષ વિયોગથી વિરકોની વેદનામાં કંઈક કળ વળી જાય છે અને આનંદ મળે છે દાદાશ્રીએ કેવી ગજબની વિજ્ઞાન દ્રષ્ટિ આપી દીધી છે એવું અજાયબ અક્રમ વિજ્ઞાન આપ્યું છે કે દીપક અને શુદ્ધાત્મા બે જુદા રહ્યા કરે ક્યારેય એક ક્યારેય એક થવા જાય દાદાશ્રીએ કેવી ગજબની વિજ્ઞાન દ્રષ્ટિ આપી દીધી છે કેવું અજાયબ અક્રમ વિજ્ઞાન આપ્યું છે કે દીપક અને પોતે શુદ્ધાત્મા બે જુદા રહ્યા કરે ક્યારેય એક ન થાય તો પ્રજ્ઞા બેને છૂટા પાડી નાખે બેને ભેગા થવા જ ના દે એવું પાછું આમ શું બની રહ્યું છે તે બધું જુદું જુદું દેખાય તેલ ને પાણી જુદા વર્તે અને પાણીમાં શું થઈ રહ્યું છે કે આમ છેટા રહે અને દેખ્યા કરે અહો એ દિવ્ય ચક્ષુની દ્રષ્ટિ અહો ઉપાદાન આત્મવિજ્ઞાનના મહી પ્રજ્ઞા સ્વરૂપે દાદા વાણી વિજ્ઞાન કહી જાય છે મહી પ્રજ્ઞા સ્વરૂપે દાદા જ કહે છે દાદા ક્ષેત્ર છે અને પ્રમાણે પોતે આત્મભાવોથી ભ્રમણતામાં આવી જાય અને આત્મગુણોથી ભજનામાં આવી જાય પ્રકૃતિથી તદ્દન પણ અનુભવે પ્રકૃતિથી તદ્દન પણ અનુભવે ત્યારે મુક્તિથી ખુમારી ચડી જાય કે એનું આત્મજ્ઞાન કે આત્મજાગૃતિ જેવા શબ્દો આ પુસ્તકમાં કે શાસ્ત્રમાં વાંચવા જ મળત તેવા શબ્દો પણ યથાર્થપણે દ્રષ્ટિમાં પરિણામી આત્મા અનુભવ કરાવી જાય છે તે જ્ઞાની પુરુષે પમાડેલું વિજ્ઞાન કેવું બળવાન છે કે અંધારાને આંધળાને આતા આત્મા ઉદાસમાં વાસ્તવિકતા દેખાડી દીધી કે આંધળાને આત્મવિશ્વાસમાં વાસ્તવિકતા દેખાડી દીધી આત્મ ઉદાસમાં કામનો પ્રકાશ થઈ દીધો આ વખતે કેવો પુણ્યોદય જાય દાદા જોડે કેટલું બધું રહેવાયું નિરંતર દાદાના રૂપો દેખાયા જ કરે છે જાણે દાદા મારી સાથે વાત કરી રહ્યા છે એમ વારંવાર ભાસ થઈ આવે છે છતાં એવા સૂક્ષ્મ સાનિધ્યને અવનવા વૈજ્ઞાનિક ફોડ અવનવા વૈજ્ઞાનિક ફોડ અવનવી લિંક જ્ઞાન જાગૃતિની સમજાવી આપે છે અને વિજ્ઞાનમય આત્મા પ્રત્યેના માર્ગની જે માર્ગ સુધો દ્રષ્ટિથી તે ઠેઠ આત્મા સ્વરૂપ સુધી અભેદ સ્વરૂપ સુધી સમાય છે આત્મદ્રષ્ટિથી જે શુદ્ધ દ્રષ્ટિથી તે ઠેઠ અભેદ સ્વરૂપ સુધી પમાય છે શુદ્ધ દ્રષ્ટિથી અભેદ સ્વરૂપ પહેલા શુદ્ધ દ્રષ્ટિ કર્યા પછી પછી અભેદ બનાવી જશે તે માર્ગ પ્રતિ પ્રયાસ કરાવી દેશે પ્રયાણ પ્રયાણ મહિલા દાદાની નિરંતર મહિલા દાદાની નિરંતર હાજરી અનુભવાય છે એ વાણી આમ પ્રત્યેક વાક્ય રૂપે ઉભરાવા કહે છે ત્યારે વાણીનો પ્રભાવ સમજાય છે કે આવા બોધમાં ક્રિયાકારી જ્ઞાન વચન વચન બળ મન વચન બળ મન વાણીથી અદભુતતા છે આવા બોધેલા ક્રિયાકારી જ્ઞાન વચન બળ મય મય મય છે આવા بوجھا کرچنگ لگے گن બહુ સરસ લખ્યું છે બહુ સરસ લખ્યું છે એને જે અનુભવ છે એને લખ્યું છે અને એને જે અનુભવ છે દાદા આપ્યું છે વ્યવહાર સંજોગો ભેગા થયા કરે છે અને ઉદય પ્રમાણે આવીને પૂરા થઈ જાય છે વ્યવહાર સંજોગો ભેગા થયા કરે અને ઉદય પ્રમાણે આવીને પૂરા થઈ જાય છે વ્યવહાર પૂરો થયો કે અવસ્થામાંથી મુક્તિ અને અવસ્થાઓમાંથી વિમુક્તિ આત્મજાગૃતિ સમેત જગત વિસ્તૃતિ સહેજે થઈ આવે આત્મજાગૃતિ સમેત જગત વિસ્તૃતિ સહેજ થઈ આવે આત્મજાગૃતિ થાય તો જગતની વિસ્તૃતિ ઓટોમેટિક થઈ જાય વ્યવહાર કરનારા વ્યવહાર કરે અને વ્યવહાર જાણનારા વ્યવહાર જાણે એમ કેવું વ્યવહાર કરનારા વ્યવહાર કરે એટલે જે લોકો વ્યવહાર કરતા વ્યવહાર કરે રાખે અને જાણનારો ભાઈ પોતે વ્યવહાર કરનાર વ્યવહાર કરે અક્રમ વિજ્ઞાન ના પ્રતાપે આ પ્રત્યેક વ્યવહાર શરૂ થાય ટકે ને પૂરો થાય આ પ્રત્યેક વ્યવહાર શરૂ થાય ટકે અને પૂરો થાય છતાં હંમેશ પોતે મુક્ત હતો મુક્ત છે અને મુક્ત રહે અને સહેજે નિર્ભયતા થઈ આવે દ્રષ્ટિ એવી થઈ ગઈ છે કે પારકાનો વ્યવહાર પારકો કર્યા કરે પોતે પારકાને જાણ્યા કરે અને અડચણ હોય કે અનુકૂળતા હોય બધામાં જુદા જુદા વ્યવહારની વાતચીત થયા જ કરે એટલે આત્માને આપણે જુદા થઈ ગયા છીએ પોતાનામાં પોતે રામજીભાઈ નથી રામજીભાઈ શું કરે છે એ જોયા કરે પાર્કો કરતો હોય ને રામજી કરતા એવું એવું અસર થાય

આમ દ્રષ્ટિ હોય ત્યારે વ્યવહારમાં પડેલો લાગે અને એ દ્રષ્ટિ આમ ફરી જાય ત્યારે વ્યવહારમાં માથે મુક્તિ એમ કે છે તમારી દ્રષ્ટિ આમ હોય ને તો તમે હજી બી આખા વ્યવહારમાં દેખાય જે આમ ફર્યા કે ઓન ધ સ્પોટ ગયા તમે તમારામાં તમને કોઈ સ્પર્શ ના થયા લોકોને લાગે આપણે સ્પર્શ થઈએ છીએ પણ મોટા મોટી ઘડી જાય આપણે આમાં જુદા થઈ જઈએ આ સર્વ કોઈ જ્ઞાની પુરુષ ની કૃપા બળના પરિણામે હોઈ શકે હોઈ શકે નહીં આ સર્વ કઈ જ્ઞાની પુરુષ ની કૃપા બળમાં પરિણામે હોઈ શકે પ્રત્યેક અનુભવ આનંદ પ્રગટાવે છે તેથી અનેક ગણો અહોભાવ દેહધારી પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા વિદ્યામાન જ્ઞાની પુરુષ પ્રતિ પ્રગટાવે છે અદભુત જ્ઞાનદાન અદભુત જ્ઞાની દશા તેઓ બધી અદભુતતાથી આશ્ચર્ય ભાવીમાં જ્ઞાની પુરુષ પ્રત્યે સ્તંભિત થઈ જવાય છે સ્તંભિત થઈ જવાય છે અનંત ઉપકાર ભવનમાં પરિણમશે અહો અહો આનંદ ઉપકાર વિભવ અંતમાં આ પરમાત્મા પ્રભુને સર્વોપરી સર્વપણ આ પરમાત્મા પ્રભુને સર્વોપરી સર્વાર્પણપણે સ્વીકારી આત્મા વિનાકામાં પોતે રહ્યા કરે એવી સહજ વૃત્તિઓ થઈ આવે છે આ પરમાત્મા પ્રભુને સર્વાપરી સર્વાપણે સ્વીકારી આજ્ઞાધીનતામાં પોતે જ રહ્યા કરે એવી સહજ વૃત્તિઓ થઈ આવે છે ઓટોમેટિક નેચરલ થયા કરે મારે આપણે આપણે જાતને યાદ કરવાના પડે ઓટોમેટિક થયા કરે બધું જગત આવા અદભુત જ્ઞાની પુરુષના દર્શનને પામો આવા અદભુત જ્ઞાની પુરુષના શ્રી મુખે વહેતી પ્રત્યક્ષ સરસ્વતી જગતને આત્યંત કલ્યાણકારી છે અત્યંતિક આત્યંતિક અત્યંત અતિક આત્યંતિક જગતને અત્યંતિક કલ્યાણકારી છે તે વાણી જગતમાં ફેલાવો જગત વિતરાગવી પ્રભુના મરણ માર્ગને પામો જગત વિતરાગ વીર પ્રભુ જગત વિતરાગ વીર પ્રભુ માર્ગને પામો જગતનું કલ્યાણ થાવ આખા જગતનું કલ્યાણ કરો જય સચિદાનંદ વેટ લીધો છે આપું ને નો દાદા પુત્ર બધા આપતો તીર્થ ની મનાવટ છે કોઈ સંસાર રંગ કોઈ સંસ્થાનો રંગ નથી એવું કેમ કેવાય આપણાથી પરિણામ નથી એમ કેમ કેવાય એનું કહ્યું કે પરિણામ દુઃખ છે એવું માનીએ ને અનુભવ કરશે ને છોડી દેશે બધા લક્કર નો લાલ છે ખાધા તે પણ પસ્તાયા ના ખાધા તે પણ પસ્તાયા લક્કર કા લાડુ ખાધા પછી પસ્તાવું સારું પછી અફસોસ ના રહી પછી અફસોસ ના રહી જાય પછી ઘણું કર્યું તમે ફરી પહેણો પહેણો પણ ઘણા બધા આનંદ અવતાર પેલા અનુભવ હોય ને તે બોલે આનંદ અવતાર નો અનુભવ અનુભવ કહેવાના છે એક માણસ મને પૂછતો હતો મને પાણી નું તળાવ કે એવું તેવું દેખું છું નદી દેખું છું મને ભડક પડી જાય કેટલી ઓળખ થાય છે પેલું ડૂબી જઈશ ડૂબી પ્યાસા બળક થાય છે કારણ છે કે પેલા પૂરો ખરો ડૂબી ગયેલો છે તેમાં આજુ આ ભડક જતી નથી એની ભડક જતી નથી પૂરો અનંત અવતારમાં જે ડૂબી ગયેલા ને તે ભડક જાય નહીં પછી કોર્સ તો રહે ને કોર્સ રહે કેવા કેવા તૈયાર થાય છે ચપડા જેવો નહી દાદા ડોક્ટર પૂછે છે દિનેશભાઈ કે અહિયાં બધા છૂટાછેડા લઈ લે બે કોણ પડે મોર જ મારી પાસે એક જ કલાક હમણાં કરી આવ્યો બે ચોટી ખાલી ભડે ઘણા છૂટો પડી ગયેલા રાગે પડી ગયા ઘણા ઘણા ઘણા રસ્તા કે અમે તૈયારીમાં જ હતા ગમતું નથી કે સમજવા ભૂલ છે સમજેલા સમજતા નથી આવડતું જ નથી આવડતું આમે ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય કેવું એવું છૂટા જેવા જેવું તમે બધા ભેગા કરી આલ્યા ભેગા કરી